એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વિજ્ઞાબેન વાર્તા સાંભળે છે અને રાજવીરભાઈ પણ વાર્તા સાંભળવા આવ્યા છે ભાઈ આવો આવો વિજ્ઞાબેન રાજવીરભાઈ આજે છે ને આજે હું તમને બધાને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે અદેખી રાણી આ એક હતો રાજા એને બે રાણીઓ એક માનીતી અને બીજી અણ અણમાનીતી રાજાએ માનીતી રાણીને રાજમહેલમાં રાખી અને અણમાનીતીને રહેવા માટે ગાયની કોઢ આપી બોલો ગાયો રાખે ને હા તો ગાયની કોઢ આપી અણમાનીતીને રહેવા એક દિવસ આ માનીતી રાણીએ રાજાને ફરિયાદ કરી જોયા આ તમારી અણમાનીતી રાણીના કારસ્તાન અરે રાજાજી મુઈના મનમાં કેટલા પાપ છે એ ખબર છે તમને રાજાએ નવાઈ પામીને કહ્યું હે શું છે એ તો ગાયની કોઢમાં એક ખૂણે પડી રહે છે હવે એનું શું છે પણ માનીતી રાણીએ હાથનો લેકો કરીને કહ્યું તમે જાણતા સમજતા હોત તો કહેવાનું શું હતું મહારાજ પણ એ ગાયની કોઢમાં પડી રહી છે એની મતલબ કઈ સમજ્યા એનો શું અર્થ છે કઈ તમે સમજ્યા શું કામ ગાયની કોઢમાં પડી રહી છે રાજાએ તો કાંઈ ખબર ન પડી એટલે પૂછ્યું એની મતલબ મતલબ વળી શું મહેલમાંથી કાઢી એટલે બિચારી કોટમાં રહે છે ગાયો સાથે રહે છે રાણીએ છણકો કરીને કહ્યું અરે હું જાણતી જ હતી કે તમે કાંઈ નથી સમજતા આ કોટમાં રહેવા પાછળ તો એની મસ્ત મોટી મતલબ છે મહારાજ પેલી તમારી કાળી ગાય છે ને કાળી ગાય જેનું દૂધ તમે પીવો છો એ તમારી કાળી ગાય છે ને એ બધું દૂધ પી જવાની તમારી ગાયનું બધું જ પી જશે ગાય તમારી ને દૂધ એને પીવું છે ધોળે દાડે ધાડ પાડે છે કે બીજું કાંઈ તમે એટલું એ નથી સમજતા રાજા તો વિચારમાં પડી ગયો રાણીએ કહ્યું તમે સાવ ભોળા છો મહારાજ એટલે મારે તમને ફોડ પાડીને કહેવું પડે છે કે ચેતો જરી સમજો ને આ ચોરી થતી રોકો રાજાએ કહ્યું ચોરી મારા રાજ્યમાં ચોરી નહીં ચલાવી લેવાય રાણીને હું આપ ઘડી કોઢમાંથી કાઢી મૂકું છું હમણાં જ કાઢી મૂકું છું રાણીએ કહ્યું ના એને રહેવા આપવા માટે આ કોટથી વધારે સારી જગ્યા આપણી પાસે નથી એ તો કોટને જ લાયક છે વળી એને કોટમાંથી કાઢો તો એથી તમારી અને ભેગી મારી એ વાતો કરે આપણું આ રાજ્ય કે જુઓ જુઓ કોટમાંથી કાઢી રાણીને આપણાથી એમ ન કરાય તો રાજાએ પૂછ્યું કોઈ રીતે ચોરી તો અટકાવવી જ જોઈએ રાણી કે હા અટકાવી તો જોઈએ પણ રાજાને શોભે ને એવી રીતે ચોરી અટકાવવી જોઈએ રાજા તો એક ચિત્તે સાંભળી રહ્યો પેલી માનીતી રાણીને રાણી કે મહારાજ ચોરી અટકાવવાનો માત્ર એક જ રસ્તો છે એ કાળી ગાય તમે મને દઈ દો પછી એ અભાગણીને ટીપુ દૂધ ચોરી ખાવા મળે તો મને કેજો એને કાંઈ નહીં મળે બધું જ હું પી જઈશ લો બોલો રાજા તો આ સાંભળીને ખુશ થયો રાજા બિચારો કાંઈ વિચાર કરતો નહોતો કાળી ગાયનું દૂધ હવે માનીતી રાણી પીશે એ તો એનું એ થયું ને ભાઈ તો ભાઈ છેવટે ચોરી અટકાવવાનો રસ્તો જડ્યો ખરો રાજાને પણ આવો ચોરી તો ચોરી જ રહી માનીતી દૂધ પીવે કે અણમાનીતી દૂધ પીવે તો ભાઈ આવી હતી આ રાજાની વાર્તા અને અદેખી રાણીની વાર્તા વિજ્ઞાબેન રાજવીરભાઈ તમને વાર્તા સાંભળવાની મજા આવી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ભાઈ 澳洲。